મિત્ર વિશ્વાસઘાત કરે દગો કરે ઝેર જેવું લાગશે ભગવાનના પાછળ જે પડે છે એને પરમાત્મા પહેલું તો ઝેર આપે ઝેર સહન કરે તો એને ભગવાન અમૃત આપે ભગવાન શંકરની જે પૂજા કરે એના માથે ગંગાજી આવે જ્ઞાન ગંગા માથે આવે ને એ સહન કરી શકે જ્ઞાન જ્ઞાનગંગા માથે ન રાખે ત્યાં સુધી માનવ સહન કરી શકે નહીં શિવજીની પૂજા કરે શિવજીની સ્તુતિ કરી છે શિવજી મહારાજ ઝેર ઉપર શ્રી રામ ત્રણ અક્ષર લખે અને ઝેર પી ગયા શિવજી એવી લીલા કરી ઝેરને ગાળામાં રોકી રાખ્યું છે ઝેરને પેટમાં જવા દેતા નથી પેટમાં પ્રેમ રાખજો પેટમાં કોઈ દિવસ વેર ઝેર રાખશો નહીં શિવજી મહારાજે ઝેરને ગાળામાં રોકી રાખે તમે જે દેવની સેવા કરો છો એ દેવ તમારા હૃદય કમળમાં છે એવા દર્શન કરો અને તે હૃદય કમળમાં વિરાજેલા પરમાત્માની નામામૃતથી પૂજા કરો પેટમાં પ્રેમ હોય એ જ ભક્તિ કરી શકે જે પેટમાં વેર જે રાખે છે એ ભક્તિ કરી શકે નહીં શિવજીએ બોધ આપ્યો છે ઝેરને ગળામાં રોકી રાખજો બહાર કાઢશો નહીં તમારું કોઈ નુકસાન કરે તમને બહુ ત્રાસ આપે એને બે કડવા શબ્દો કહેવાનું મન થાય ને પણ બોલશો નહીં ગાળામાંથી બહાર કાઢશો નહીં કોઈનું દિલ દુભાય એવું બોલવું નહીં પણ તમારા માટે કોઈ ખરાબ શબ્દ બોલે તો એ સહન કરો તમને અમૃત મળશે બીજાને ઉદ્વેગ થાય એવું બોલશો નહીં તમારા માટે કોઈ ખરાબ શબ્દ બોલે તો ઉદ્વેગ કરશો નહીં તમને અમૃત મળશે શિવજી મહારાજે ઝેરને બહાર કાઢતા નથી પેટમાં ઉતારતા નથી ગળામાં રોકી રાખે છે શિવજીનો કંઠ નીળો થયો છે તે દેવો ગંધર્વો શિવજીનો જય જયકાર કરવા લાગ્યા છે એક સાધુ મહારાજ કહેતા હતા કે શંકર ભગવાન ઝેર પી ગયા ને ત્યારે તે ઝેર થોડુંક નીચે પડ્યું તે કેટલાકના આંખમાં ગયું ને કેટલાકના પેટમાં ગયું કોઈને બહુ ધન મળે કોઈ બહુ સુખી થાય તો કેટલાકના આંખમાં આવી જાય આંખમાં પ્રેમ રાખ તમને અમૃત મળશે દેવ દૈત્યો મંથન કરવા લાગ્યા છે ત્યારે સમુદ્રમાંથી કામધેનું ગાય માતા બહાર આવે છે બ્રાહ્મણોને અર્પણ કરે છે દેવ દૈત્યો મંથન કરવા લાગ્યા ત્યારે સમુદ્રમાંથી ઉચ્ચઈ નામનો ઘોડો બહાર આવ્યો છે દૈત્યોને તે બહુ ગમ્યો છે તે ઘોડાની માગણી કરી એ રાક્ષસોને તે ઘોડો આપ્યો છે દેવદૈત્યો મંથન કરવા લાગ્યા ત્યારે સમુદ્રમાંથી ઐરાવથાથી બહાર આવ્યો છે રાક્ષસોએ વિચાર કર્યો કે ઘોડો લેવાની ઉતાવળ કરી હવે હાથી માગીએ ને તો અમને કે છે આ લોભિયા જ હાથી દેવ પક્ષમાં આવે છે હાથી એ સૂક્ષ્મ દૃષ્ટિ છે જેની સૂક્ષ્મ દૃષ્ટિ છે એને અમૃત મળે દેહ દૃષ્ટિ એ જ સ્થૂલ દૃષ્ટિ દેહ આત્માના લીધે સુંદર લાગે જે આત્મદૃષ્ટિ કેળવે એને અમૃત મળે જે દેહ દૃષ્ટિ રાખે ને કામ મારે છે હાથીના શરીરનો વિચાર કરતા એની આંખ બહુ નાની જે સૂક્ષ્મ દૃષ્ટિ કેળવે છે જે દેહને જોતો નથી જે પરમાત્માના સ્વરૂપમાં દૃષ્ટિ રાખે એને અમૃત મળે છે દેવ દૈત્યો મંથન કરવા લાગ્યા ત્યારે અનેક અપ્સરાઓ ભાણાવી છે કૌસ્તુભમણિયા નીકળે છે તે નારાયણને અર્પણ કર્યો છે દેવ દૈત્યો મંથન કરે છે ત્યારે સમુદ્રમાંથી મહાલક્ષ્મી માત કી જય માતા મહાલક્ષ્મીજી સમુદ્રમાંથી બહાર આવ્યા છે બ્રાહ્મણો માતાજીને સોનાના પાટલે પધરાવી વેદ મંત્રોથી અભિષેક કરે છે હિરણ્યવર્ણામ વર્ણીમ સુવર્ણજગસ્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતમેદો માવહ વેદ મંત્રો બોલીને માતાજીને અભિષેક કર્યો છે સખીઓ માતા મહાલક્ષ્મીનો સુંદર શૃંગાર કર્યો છે બધાને એવી ઈચ્છા થઈ કે આ લક્ષ્મી મને મળે તો સારું છે લક્ષ્મીજીએ કહ્યું કે તમે સભામાં બેસો યોગ્ય પતિને હું વિજયમાલા અર્પણ કરીશ આજે સભામાં દેવો આવ્યા છે ઋષિઓ આવ્યા છે અને રાક્ષસો પણ આવે છે લક્ષ્મી અમને મળે સખીઓ સાથે છે તે સખીઓ માતા મહાલક્ષ્મીને બ્રાહ્મણો જ્યાં બેઠા છે ત્યાં લઈ જાય છે એક એક ઋષિનો પરિચય આપ્યો આ વિશ્વામિત્ર છે આ જમદગ્નિ છે આ ભરદ્વાજ ઋષિ છે લક્ષ્મીજીએ કહ્યું કે આ ઋષિઓ તપસ્વી તો છે પણ ક્રોધ બહુ કરે છે તપશ્ચર્યાને ભક્તિનો સાથ ન હોય તો તપસ્વી એ ક્રોધી બની જાય છે તપ એ ભોગ માટે કરવાનું નથી તપ એ પૈસા માટે કરવાનું નથી તપનું લક્ષ્ય પરમાત્મા છે જે પૈસા માટે કે કીર્તિના માટે તપ કરે ક્રોધ આવે તપસ્વી એ ભગવત ભક્ત હોય ભક્તિનો સાથ હશે તો જ તપશ્ચર્યા સફળ થાય છે આ ઋષિઓ તપસ્વી તો છે પણ ક્રોધી બહુ છે નૂનમ તપોયસ્ય નમન્યુ નિર્જયા જ્ઞાનમ ક્વચિત સંગવર્જિતમ તું આગળ ચાલ તે આગળ ગયા છે તે પરશુરામ ભગવાન વિરાજતા હતા દેવો વિરાજેલા છે સખીઓ પરિચય આપે છે આ ઇન્દ્ર છે આ ચંદ્ર છે આ વરુણ છે આ બ્રહ્માજી છે આ ક્રોધી નથી લક્ષ્મીજીએ કહ્યું છે કે આંખમાં કામ દેખાય અતિ કામી લક્ષ્મીજીને ગમે નહીં તું આગળ ચાલ આગળ ગયા તે પરશુરામ ભગવાન વિરાજીના છે સખીઓ સમજાવે છે આ કામી નથી આ ક્રોધી નથી મહાન વીર છે લક્ષ્મીજીએ કહ્યું બધું સારું છે પણ આ પણ આવે કે સમજવું પરીક્ષામાં નપાસ પણ શું છે આ તપસ્વી છે મહાન વીર છે પણ દયા માયા નથી ક્ષત્રિયોના નાના નાના બાળકોને પણ મારતા હતા જ્યાં દયા છે ત્યાં જ લક્ષ્મીજી વિરાજે છે આગળ ગયા છે તે માર્કંડને ઋષિ વિરાજેલા સખીઓ સમજાવે છે આ ઋષિમાન તપસ્વી છે એમને ક્રોધ આવતો નથી પ્રલય કાળ સુધી એમનું આયુષ છે તમે વિચાર કરો લક્ષ્મીજી જુએ છે ત્યારે માર્કંડે મુનિ સભામાં આંખ બંધ કરીને બેઠા છે લક્ષ્મીજીની બહુ ઈચ્છા છે કે મહારાજ આંખ ઉગાડીને જુએ તો એમને ખબર પડે હું કેવી સુંદર છું પણ માર્કંડે મુનિ આંખ ઉગાડતા નથી આંખ બંધ કરીને બેઠા છે માર્કંડે મુનિએ નિશ્ચય કર્યો છે લક્ષ્મી કરતા પણ નારાયણે અતિ સુંદર છે એકલા લક્ષ્મીના દર્શન સંતો કરતા નથી સંતો મહાત્માઓ લક્ષ્મીના દર્શન નારાયણ સાથે કરે છે એકલા લક્ષ્મીજી આવ્યા છે ત્યારે માર્કંડે મુનિએ આંખો બંધ કરી દીધી નારાયણને તમે વિજય માલા અર્પણ કરો તમે નારાયણ સાથે પધારો તો હું તમારા દર્શન કરું એકલા લક્ષ્મીજીને સંતો જોતા નથી અને લક્ષ્મી ઉપર નજર રાખે અને નારાયણના દર્શન થતા પણ નથી લક્ષ્મીમાં ઘણા સદગુણ છે લક્ષ્મીથી પરોપકાર થાય છે લક્ષ્મીથી અન્નદાન થાય છે પ્રાણદાન પણ થાય છે અનેક સદગુણ હોવા છતાં લક્ષ્મીજીમાં એક મોટો દોષ પણ છે આ લક્ષ્મી કોઈ કોઈ વખત પાપીના હાથમાં પણ જાય છે નારાયણે કોઈ દિવસ પાપીના હાથમાં જતા નથી નારાયણે નિર્દોષ છે લક્ષ્મી તો કોઈ વખત પાપીના ઘેર પણ જાય છે અને તેથી મહાપુરુષો એકલા લક્ષ્મીના દર્શન કરતા નથી લક્ષ્મીજી આવે છે ત્યારે માર્કંડે ઋષિ આંખો બંધ કરી તમે નારાયણને વિજયમાં અર્પણ કરો અને નારાયણ સાથે પધારો તો હું દર્શન કરું લક્ષ્મીજીને આશ્ચર્ય થયું આ બ્રાહ્મણ કેવો છે મારા સામુ જોવા પણ એ તૈયાર નથી આંખ ઉગાડતા નથી તું આગળ ચાલ આગળ ગયા તો ભગવાન શંકર વિરાજતા હતા સખીઓ વખાણ કરે છે આ દેવોના દેવ છે કામને બાળીને ભસ્મ કર્યો છે કોઈ દિવસ પણ એમને ક્રોધ આવતો નથી અતિ શાંત છે અતિ સરળ છે લક્ષ્મીજીએ કહ્યું છે બધું સારું છે પણ એમનો વેશ સારો નથી વાઘા અંબર ઉડીને આવ્યા છે ગળામાં સર્પ દેખાય છે તો આગળ ચાલ તે આગળ જાય છે તે ભગવાન શંકર પાસે ચતુર્ભુજ નારાયણ ભગવાન વિરાજેલા છે સંઘ ચક્ર ગદા હાથમાં છે અડધી આંખ ઉઘાડી છે ને અડધી આંખ બંધ છે લક્ષ્મીજીને ખાતરી થઈ કે નારાયણમાં કોઈ દોષ નથી બધા જ સદગુણ પરિપૂર્ણ દેખાય છે નિર્દોષ છે ત્યારે લક્ષ્મીજી નારાયણ નારાયણને વિજયમાળા અર્પણ કરે છે દેવો ગંધર્વો લક્ષ્મી નારાયણ દેવ કી લક્ષ્મી નારાયણનો જય જયકાર કરવા લાગ્યા લક્ષ્મીજી લક્ષ્મીજીએ વિજયમાળા અર્પણ કર્યા પછી ભગવાન ચારે બાજુ જુએ છે તમારા ઘેર લક્ષ્મીજી પધારે તો તમે પણ ચારે બાજુ નજર રાખજો મારા શેરીમાં ઉઘાડો કોણ ફરે એવો કોણ છે જે ભીખ માંગી શકતો નથી એને બે વાર ખાવાનું બરાબર મળતું નથી કોઈ જાણે નહીં એવી રીતે એના ઘેર જઈને આપી આવજો તમારા ઘરમાં લક્ષ્મીજી અખંડ વિરાશ લક્ષ્મીજી ઘેર આવ્યા પછી ચારે બાજુ નજર રાખવાની જેને જે વસ્તુની જરૂર હોય તે વિવેકથી આપજો લક્ષ્મી તો આજે છે અને આવતીકાલે નથી લક્ષ્મી ચંચલ છે કેટલાક લોકો એવા હોય છે લક્ષ્મી એમના ઘેર આવ્યા પછી એ ચારે બાજુ જોતા જ નથી એમને બીજું કઈ દેખાતું જ નથી હું મારી હાલી ને મારો બાપ ઊંધે બી પૈસો મારો પરમેશ્વર ને બૈરી મારી ગુરુ એ કોઈને નજર આપતા નથી લક્ષ્મી તો આજે છે ને આવતીકાલે નથી લક્ષ્મી સર્વત્ર ચંચલ છે પણ નારાયણના ચરણમાં લક્ષ્મી સ્થિર છે નારાયણ ચારે બાજુ નજર રાખે છે જેને જે વસ્તુની જરૂર હોય તે આપે છે લક્ષ્મીજી ભગવાનના ચરણમાં સ્થિર થયા લક્ષ્મીનો જ્યાં સદુપયોગ થાય છે ત્યાં લક્ષ્મીજી અખંડ વિરાજે દેવોને ઋષિઓને આશ્ચર્ય થયું છે જગતના માતા પિતા લક્ષ્મી નારાયણ ફરીથી દેવ દૈત્યો મંથન કરવા લાગ્યા તે સમુદ્રમાંથી ધનતેરસના દિવસે ધન્વંતરી નારાયણ પ્રગટ થયા અમૃતનો ઘડો હાથમાં છે અને ધન્વંતરી પ્રગટ થયા છે રાક્ષસો દોડતા દોડતા ગયા અને ધન્વંતરી ભગવાનને કહ્યું કે ઘડો અમને આપી દે ધન્વંતરીના હાથમાંથી ઘડો અમૃતનો ખેંચી લીધો દેવો ગભરાયા કે અમૃતનો ઘડો દૈત્યોને મળ્યો છે અમને છાંટો પણ આપશે નહીં પ્રભુએ સ્મિતા હાસ્ય કર્યું અને કહ્યું છે શાંતિ રાખો યુક્તિથી આજે મારે કામ કરવાનું છે આજે શક્તિથી નહીં પણ યુક્તિથી કામ કર્યું જેના હાથમાં તે અમૃતનો ઘડો આવ્યો એ બોલવા લાગ્યો કે પેલો અમૃત હું પીવાનો ત્યારે બળવાન એક રાક્ષસ ત્યાં આવ્યો છે એને કહ્યું અમે મહેનત કરી ઘડો નીચે મૂકી દે નહીં તો મારામારી થશે જે ઘરમાં ઝઘડો થાય એ ઘરમાં કોઈને અમૃત મળતું નથી તમારે ઘરમાં રહીને ભક્તિ રૂપી અમૃતનું પાન કરવું હોય ઘરમાં પ્રેમથી રહેજો જરાય ઝઘડો કરશો નહીં તમારા ભાગનો પૈસો બીજાને મળવાનો નથી અને બીજાના ભાગનું ધન તમને મળવાનું નથી સુખ અને સંપત્તિ તો જે ભાગમાં હોય છે તે જ મળે લોકો પૈસા માટે ઝઘડો કરે જે ઘરમાં ઝઘડો થાય એ ઘરમાં કોઈને અમૃત મળતું નથી ઘરમાં પ્રેમથી રહેજો ભય સાથે કપટ ન કરો ભયમાં ભગવાનના દર્શન કરો દૈત્યો ઝઘડો કરે પેલો કે છે હું અમૃત પેલો પીવાનો છું બીજો કે છે હું પેલો પીવાનો છું પ્રભુએ લીલા કરી છે તે સમયે મોહિની નારાયણ ભગવાન ત્યાં પ્રગટ થયા છે આજે ભગવાન પીતાંબર પહેરીને આવ્યા નથી સાડી પહેરીને આવ્યા છે પુષ્પની વેણી ધારણ કરી છે સોનાનું કમળપટો છે મોહિની નારાયણનું પ્રાગટ્ય થયું છે તે મોહિની નારાયણને જોતા બધા અમૃતને તો ભૂલી જ ગયા મોહિનીના જ પાછળ પડે છે કેવી દેખાય છે આવી જગતમાં નથી મોહિનીમાં જેનું મન ફસાય એને અમૃત મળતું નથી સંસારના વિષયોમાં માયાએ મોહિની રાખી શ્રી કૃષ્ણના સૌંદર્યમાં જેનું મન ફસાય એને અમૃત મળે મોહિની નારાયણ પાસે દૈત્યો આવ્યા છે પૂછે છે દેવીજી તમે ક્યાંથી આવો તમારું ઘર ક્યાં છે તમારું લગ્ન થયું છે કે થવાનું છે તે બતાવશો મૂર્ખાઓને વિવેક નહીં મોહ થયા પછી વિવેક વહી જાય છે મોહિની નારાયણ ગાલમાં ધીરે ધીરે હસવા લાગ્યા અને કહ્યું કે મારું કઈ એક ઘર નથી જે પુરુષ મારા માટે રડે છે જે પુરુષ સોળાની મારી સાથે પ્રેમ કરે છે એના ઘેર હું જઉં મારું એક ઘર નથી ભગવાનની ભાષા ગૂઢાર્થથી ભરેલી છે ભગવાન કે છે જે પુરુષ મારા માટે રડે છે જે સોળાની મારી સાથે પ્રેમ કરે એના ઘેર હું જઉં છું આ મૂર્ખાઓ કઈ સમજી શક્યા અને એમને એવું થયું કે આ રસ્તે ફરનાર કોઈ સાધારણ સ્ત્રી છે તે બધા હાથ જોડીને કે અમે બધા તમારી સાથે પ્રેમ કરીએ તો કે હું બરાબર પરીક્ષા કરીશ રોજ એક એક ના ઘેર ભગવાનના અનેક ઘર છે જેટલા ભક્તો છે એટલા ભગવાનના ઘર ભગવાન કે છે મારું એક ઘર નથી જેના હાથમાં અમૃતનો ઘડો હતો એને જોઈને ગાલમાં ધીરે ધીરે હસવા લાગ્યા છે એ તો પાગલ જેવો થયો મને જોઈને હસે છે એટલે મારા ઉપર કોઈ વિશેષ રાજી છે એવું લાગે એ ડાપણ કરવા ગયો અને કહ્યું આ ઘડો હું તમને ભેટમાં અર્પણ કરું પ્રભુએ તે ઘડો હાથમાં લીધો છે ને પૂછે છે આ ઘડામાં શું છે કે અમૃત ભર્યું છે બહુ મહેનતે અમે અમૃત આ મેળવ્યું છે અમૃતના માટે અમારા મંડળમાં ઝઘડો થાય છે દેવીજી તમે પીરશો ને તો પછી કોઈ ઝઘડો કરે નહીં તો એ કહ્યું તમારી ઈચ્છા હોય તો પીરસવા આવું પણ કોઈને ઓછું મળે કદાચ કોઈને વધારે મળે કદાચ ન પણ મળે પાછળથી તમારે તકરાર કરવી હોય તો મારે આ પંચાયતમાં પડવું જ નથી હું તો જઉં છું અહીં કે ના તમે જશો અમે તમને પગે લાગીએ તમારી ઈચ્છા થાય તો ઈચ્છા પ્રમાણે ઉપયોગ કરો જેના ભાગમાં હશે એને મળશે મૂળી નારાયણે તે ઘડો હાથમાં લીધો છે હાથથી દેવોને ઈશારો કર્યો એક બાજુમાં રાક્ષસો બેઠા છે એક બાજુમાં દેવો બેઠા મુનિ રાક્ષસોના મંડળમાં ગયા છે અને કહ્યું કે આ ઘડો તમે મને આપ્યો છે તે તમારું કલ્યાણ કરવું તે મારી ફરજ સમજુ પ્રભુએ નિશ્ચય કર્યો કે અમૃત ન મળે તો જ કલ્યાણ એમને અમૃત મળશે ને તો એમની શક્તિ વધી જશે વધારે તોફાન કરશે તમારું કલ્યાણ કરવું મારી ફરજ છે આ મૃત્યુ તમને આપવાની ઈચ્છા તો રાખું છું પણ મને ગમતું નથી આ દેવો બધા લાલચુડા છે તાકી તાકીને જુએ તો મેં એવો વિચાર કર્યો છે આ ઘડામાં ઉપર ઉપરનું પાણી જેવું જે અમૃત છે તે દેવોને આપી દઉં અને નીચે જે ચખ્ખો મારેલી છે તે મારે તમને આપવો છે કબૂલ છે મૂર્ખાઓને અક્કલ નહીં કે અમૃતમાં કઈ બે ભાગ હોય પાણી જેવું જુદું ચખ્ખો માર્ગે જુદું હોતો હશે બધા હાથ જોડે તમે અમારું કલ્યાણ કરવા આવ્યા છો તમને યોગ લાગે તેવું કરો જે અમૃત આપે દેવોને અને નિહાળે દૈત્યોને આંખમાં મુખમાં એવી મોહિની હતી બધા પાગલ જેવા થયા કેવી દેખાય છે આપણને તો ચક્કો માલ મળવાનું છે તે ધીરજ રાખીને બેઠો જ અમૃત દેવોને પીવડાવે દૈત્યોના મંડળમાં એક રાહુ નામનો દૈત્ય હતો એ ડાયો હતો એને એવો વિચાર કર્યો ઘડો બહુ વાંકો થાય હવે તો બાર તેર જણા બાકી છે અંદર ચક્કો માલ છે કે નહીં મેં જોયું નથી આ તો રસ્તે ફરનાર સ્ત્રી છે આ એવું બોલે છે મારું એક ઘર નથી અને તે સ્ત્રીમાં મૂર્ખાઓએ વિશ્વાસ રાખ્યો છે સ્ત્રીમાં અતિ વિશ્વાસ રાખે પુરુષ દુઃખી થાય છે અમૂર્ખાઓને વિવેક નથી આ કદાચ દગો કરશે બધું અમૃત દેવોને પીવડાવીને ખાલી ગળવા મારા આગળ પછાડશે બધું ખરાબ થઈ ગયું હું શું કરું આ સ્ત્રીને લઈને અમે શું કરવાના હતા આ દેખાય છે બહુ સુંદર પણ આ સ્ત્રીમાં છે શું આ દગો કરશે કપટ કરશે રાહુલ આવ્યો છે અને તે ચંદ્ર સૂર્યના મધ્યમાં જઈને બેઠો છે પંગતમાં વિષમતા કરવી એ પ્રભુને ગમ્યું નહીં સંગતમાં જે વિષમતા કરે ને એને બીજા જન્મમાં સંગ્રહીણી રોગ થાય એવું લખ્યું છે કેટલીક માતાઓ પીરસવામાં બહુ હોશિયાર હોય રસોડામાં જ નક્કી કરે છે આ કોને આપવાનું આ કોને આપવાનું પોતાનું ખાસ હોય અને ગરમા ગરમ નો થોડું ઘી વધારે જો પડે જ અરે પેટમાં ગયા પછી વિષ્ઠા થવાની છે પંગતમાં જરાય વિષમતા ન કરવું બધાને સરખું આપવું દેવપંક્તિમાં રાહુ બેઠો હતો ભગવાન જાણતા હતા કે આ રાક્ષસ છે એ ન આપવું તો એ વિષમતા થાય છે પ્રભુએ એને પણ અમૃત આપ્યું છે એ ગડગડ ગડગડ અમૃત પીવા લાગ્યો ત્યારે ચંદ્ર સૂર્ય આંખથી ઈશારો કર્યો અમારા પક્ષનો નથી આ રાક્ષસ છે પ્રભુએ સુદર્શન ચક્રથી એનું માથું કાપ્યું છે અમૃત પી ગયો હતો તેથી એ મર્યો નહીં મસ્તક અને ધડ અજર અમર થયા છે ઇન્દ્રને અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં અશ્વિની કુમારને અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં ચંદ્ર સૂર્યને અમૃત મળે ત્યારે રાહુ આવે ચંદ્ર એ મનના માલિક છે અને સૂર્ય તે બુદ્ધિના માલિક છે બુદ્ધિ અને મન ભક્તિ રસમાં તરબોળ થાય ત્યારે રાહુ વિઘ્ન કરવા આવે કોઈ તનથી ભક્તિ કરે હાથથી ભક્તિ કરે એને રાહુ ત્રાસ આપતો નથી જે મનથી ભક્તિ કરે છે એને વિષય રાહુત વિઘ્ન કરે છે એનું માથું કાપ્યું છે પણ એ મર્યો નથી એ જીવે છે કોઈ વખત તમને એવું લાગશે કે મને હવે ક્રોધ આવતો નથી મારા મનમાં કામ નથી મને લોભ નથી બધું ખોટું છે આપણા મનમાં કામ ક્રોધ લોભ આ બધા જ વિકારો છે માનવ સાવધાન થઈને ભક્તિ કરતો હોય ત્યાં સુધી આ વિકારો દેખાતા નથી માનવ જાત થોડો ગાફલ થયો કે અંદરના જ વિકારો બહાર આવે વિષય રાહુનું માથું કાપ્યું પણ એ મર્યો નથી જીવે છે આ છેલ્લા જન્મમાં જ મરે છે બધું અમૃત દેવોને પીવડાવ્યું છે ખાલી ગળો દૈત્યોના આગળ પછાડી અને ચતુર્ભુજ નારાયણ ભગવાન પ્રગટ થયા છે રાક્ષસોને આશ્ચર્ય થયું અરે આ દગો દગો આ વિષ્ણુ સાડી પહેરીને આવ્યો હતો અમે ઓળખી શક્યા નહીં કેવો નખરો કરતો મારો મારો તે દેવ દૈત્યોનું યુદ્ધ થયું છે અમૃતના લીધે દેવોની શક્તિ વધી હતી દૈત્યોને માર પડ્યો છે કેટલાક મરી ગયા છે શુક્રાચાર્ય તેમને સંજીવની મંત્રના પ્રતાપે જીવાડ્યા એક વાર નારદજી ફરતા ફરતા કૈલાસ માં ગયા છે ભગવાન શંકરને કહ્યું છે કે તમને મોહિની ના દર્શન થયા કે નહીં શંકરાચાર્ય કહ્યું ઝેર પી ગયો ને પછી મને ગરમી થવા લાગી એટલે હું પછી અહીં આવ્યો મેં સાંભળ્યું કે મોહિની અવતાર થયો છે પણ મેં એમને જોયા નથી કે મારે એવું સુંદર સ્વરૂપ હતું બધા પાગલ જેવા થયા હતા એ કહ્યું એવું હોય ને તો હું અત્યારે વૈકુંઠમાં જવું તો ને કહીશ મારા માટે ફરીથી મોહિની તમે બનો મારું માન છે શિવજી મહારાજ પધારે છે ત્યારે માતા પાર્વતીજીએ કહ્યું કે તમે એકલા દર્શન કરવા જાઓ મારે દર્શન કરવા કે તમે ચાલો શંકર પાર્વતી વૈકુંઠ ધામ માં આવ્યા છે પ્રભુએ સ્વાગત કર્યું છે શિવજીને કહ્યું કે કેમ આવ્યા છો શું કામ કે તમારા દર્શન કરવા માટે આવ્યો ત્યારે તો પરમાત્મા બોલ્યા છે તમને આ દર્શન માટે અહીંયા આવવાની જરૂર જ નથી તમે મારા હૃદયમાં છો હું તમારા હૃદયમાં જ શંકર દાદાએ કહ્યું કે તમે મારા હૃદયમાં તો છો પણ મારા હૃદયમાં પીતાંબરધારી નારાયણ સાડી પહેરનાર નારાયણ મેં કોઈ દિવસ જોયા નથી આ તો સાડી પહેરી હતી નખરો કરતા હતા એવું મેં સાંભળ્યું છે પ્રભુએ કહ્યું હું સાડી પહેરીને આવું નખરો કરું કદાચ તમે નાચવા લાગો તો શંકરનારાયણ કહ્યું કે હું નાચવા લાગુ તો તમે પણ નાચજો આપણે બે જણા નાચીશું હરિહરની આ દિવ્ય લીલા છે એકવાર એવું થયું ભગવાન શંકર સત્યાસી લાખ વર્ષ સુધી સમાધિમાં બેઠા અને તે સત્યાસી લાખ વર્ષ સુધી સમાધિમાં બ્રહ્મચિંતન કરવાથી શિવજીનું તેજ બહુ વધી ગયું હતું કોઈ શંકર ભગવાનના દર્શન કરવા જાય ને તે બળવા જ લાગે શિવજીના કોઈ દર્શન કરી શકે નહીં કોઈ પૂજા કરી શકે નહીં શિવજીનું તેજ સહન થતું નથી સત્યાસી લાખ વર્ષ સમાધિમાં બેઠા પછી તો શિવજીએ પોતાનું તેજ બાર જગ્યામાં રાખ્યું બાર જગ્યામાં શિવજીએ તેજ રાખ્યું ને એને લોકો બાર જ્યોતિર્લિંગ છે ભગવાન નારાયણ વૈકુંઠ ધામમાં ઘણા વર્ષો સુધી નિદ્રામાં હતા જાગ્યા પછી ભગવાનને થોડું આળસ આવેલું કે હું નાચું ને તો આળસ ઉતરશે કોના આગળ નાચું આ હરિહરની લીલા છે નાટકનો જેમ પડદો પડે ને તેને એક સુંદર બગીચો દેખાય અને તે બગીચામાં અતિ સુંદર એક યુવતી સ્ત્રી છે અને તે હાથમાં દડો લઈને રમે છે શિવજી મહારાજ તાકી તાકીને જોવા લાગ્યા ને તે નારાયણના દર્શનમાં એવા તન્મય થયા એમને યાદ રહ્યું નહીં કે પાર્વતી સાથે છે મંદિરમાં તમે દર્શન કરવા જાઓ ને ત્યારે મંદિરમાં કોણ આવે છે ને કોણ જાય છે તે જોશો માં એટલે પૂછે છે કે ગઈકાલે કે તમે દેખાયા નહીં હવે ગઈકાલે એનું મોડું જોવા જોવાતું ત્યાં ગયો એ આવ્યો નહીં તમને કેમ ખબર પડી મંદિરમાં કોઈ માનવનું મુખ જોવા માટે જવાનું નથી મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે જવાનું શિવજી મહારાજ નારાયણના દર્શનમાં એવા તન્મય થયા પાર્વતીજીને ભૂલી ગયા શિવજીને દર્શનમાં તો આનંદ થયો પણ એવી ઈચ્છા થઈ કે મારા નારાયણ ને આલિંગન આપું ભગવાન સાથે એક થઈ જાય જીવ થી થોડો પણ જુદો હોય ત્યાં સુધી ભય છે જીવ જ્યારે પરમાત્મા સાથે એકરૂપ થાય ત્યારે જ પૂર્ણ આનંદ પ્રગટ થાય છે શિવજી નારાયણના દર્શન તો કરે છે પણ દર્શનમાં ભેદભાવ રહે છે હું મારા ભગવાનના દર્શન કરું છું એટલે હું થયો દ્રષ્ટા અને ભગવાન થયા દૃશ્ય જ્યાં ઈશ્વર જીવ જીવ ઈશ્વરથી થોડો પણ જુદો છે ત્યાં કાળની ભીતિ છે ભાગવતે પરમહંસોની સંહિતા છે પરમહંસ તેને કહે છે જે પરમાત્મા સાથે એકરૂપ થાય પ્રત્યેક અધ્યાયના સમાપ્તિમાં લખ્યું છે પારમહંસ્યામ સંહિતાયામ શિવજી મહારાજને એવી ઈચ્છા થઈ કે નારાયણ સાથે હું એક થઉં દોડતા ગયા નારાયણને બાથમાં લઈને આલિંગન આપ્યું તે હરિહર જે બે હતા ને તે બે મટીને એક થઈ ગયા દક્ષિણ ભારતની જાત્રા જે વૈષ્ણવોએ કરી હોય એમને ખબર છે દક્ષિણ ભારતમાં હરિહર ક્ષેત્ર આવે છે હુબલીથી હરિહર ક્ષેત્ર જવાય છે અર્ધુ શ્રીઅંગ નારાયણનું છે અર્ધુ શ્રીઅંગ શિવજીનું છે એક બાજુ વાઘાંબર છે ને એક બાજુ પીતાંબર છે એક બાજુ જટા ને એક બાજુ સુવર્ણનો મુગટ બે હાથમાં શંખ ચક્ર છે તો બે હાથમાં ત્રિશુળ અને માળા છે હરિહર એક થયા છે અધ્યાયમાં તો શિવજી મહારાજના બહુ વખાણ કર્યા છે એક તમે જ એવા છો કે તમને મારી માયા કઈ કરી શકે નહીં તમે તમારા સ્વરૂપમાં સ્થિર છો સ્વામ નિષ્ઠામ આત્મના સ્થિત તમે તમારા સ્વરૂપમાં સ્થિર છો મારી માયા તમને શું કરી શકે શિવજીના વખાણ તો બહુ કયા તે વખાણ સાંભળીને શિવજી મહારાજ કઈ ભૂલી ગયા નહીં શિવજીએ હાથ જોડીને કહ્યું એ તો તમારું સતત હું સ્મરણ કરું છું હું તમને હૃદયમાં રાખું છું હરિશરણ હરિસ્મરણ સર્વકાળ કરો જીવ ભગવાનને ભૂલે છે ત્યારે જ માયા મારવા આવે છે જે સર્વકાળ હરિશરણ હરિસ્મરણ કરે એને માયા ત્રાસ આપી શકે નહીં શિવજી મહારાજ કૈલાસ ધામમાં પધાર્યા છે ત્યાં સપ્ત ઋષિઓ આવ્યા હતા સપ્ત ઋષિઓને ઉપદેશ કર્યો જીવનમાં છેલ્લા શ્વાસ સુધી મન ઉપર વિશ્વાસ રાખશો નહીં મન ઉપર ભક્તિનો અંકુશ રાખજો માયામાં બહુ જોર છે માયા ક્યારે ખાડામાં ઉતારશે તે કઈ કહેવાય નહીં બહુ સાવધ રહેજો ષષ્ઠ મનવંતરમાં શિવજી આ બોધ આપ્યો છે સપ્તમ મનવંતરમાં કશ્યપ ઋષિના ઘેર શ્રી વામનજી મહારાજ પ્રગટ થયા આઠમા મનવંતર થી ચૌદમા મનવંતર સુધી ભવિષ્યમાં જે જે અવતારો થવાના છે અવતારોની કથા સંક્ષેપમાં સંભળાવી છે રાજાએ પ્રશ્ન કર્યો કે વામનજીની કથા સાંભળવાની બહુ ઈચ્છા છે લક્ષ્મીપતિ પરમાત્માને તે ભિક્ષા માંગવા કેમ ગયા હતા ભલે પદત્રયમ ભૂમે કસ્માત ધરી રહ્યા છે તો શુક્રજી મહારાજ વર્ણન કરે છે રાજન તમે શ્રવણ કરો શુક્રાચાર્યજીની સેવા બધી રાજાએ બહુ કરી શુક્રની સેવા કરવાથી બલી રાજાનું બળ બહુ વધી ગયું શુક્રાચાર્યજી એ બલી રાજાના હાથે વિશ્વજીત નામનો યજ્ઞ કરાવ્યો જે યજ્ઞમાં પૂર્ણાહુતિના સમયે કુંડમાંથી સોનાનો રથ બહાર આવ્યો બલિને તે રથમાં બેસાડી શુક્રાચાર્યજીએ પોતાનું બ્રહ્મ તેજ આપ્યું છે અને કહ્યું છે જ્યાં જશો ત્યાં તમારી જીત થશે હવે તમને કોઈ હરાવી શકે નહીં બલી મહારાજ સ્વર્ગમાં યુદ્ધ કરવા માટે આવ્યા છે દેવોની હાર થઈ બલિની જીત થઈ જે શુક્રની સેવા કરે એનું બળ વધે શરીરમાં જે શક્તિ છે એને જ શુક્ર કે છે શુક્રની સેવા એટલે શક્તિનો જે સંગ્રહ કરે જે પ્રત્યેક ઇન્દ્રિયનો સંયમ રાખે છે એનું બળ બહુ વધે છે એને કોઈ હરાવી શકે નહીં જેને સંયમનું બખ્તર પહેર્યું છે જેના માથે નીતિનું છત્ર છે એવું બળવાન બને છે કે દેવો પણ એને હરાવી શકે નહીં જ્યાં જાય ત્યાં એની જીત થાય છે બલિરાજાને સ્વર્ગનું રાજ્ય મળ્યું છે પરમાશ્ચર્ય થયું ઇન્દ્રાસનમાં બલીને બેસાડી શુક્રાચાર્યજીએ રાજ્યાભિષેક કર્યો છે આ બાજુ દેવોની માતા અદિતિને બહુ દુઃખ થયું મારા બાળકો ભિકારી થયા છે આદિત્યએ કશ્યપ ઋષિની સેવા કરી છે કશ્યપ ઋષિએ કહ્યું વરદાન માગો આદિત્યએ કહ્યું મારા બાળકોને સ્વર્ગનું રાજ મળે એવી કૃપા કરો વિનાશ થાય કશ્યપ ઋષિએ કહ્યું છે તમારા શત્રુ દેવ દૈત્યો હવે બહુ બળવાન થયા એ પ્રત્યેક ઇન્દ્રિયનો સંયમ રાખે છે એ જરા પણ પાપ કરતા નથી પાપ કરે ને ત્યારે ભગવાન મારે અને ભગવાન કોઈને મારતા નથી પાપ જ મારે દૈત્યો હવે જરા પણ પાપ કરતા નથી એમનું જીવન બહુ પવિત્ર છે શત્રુનો વિનાશ થશે નહીં હું યુક્તિથી તમને સ્વર્ગનું રાજ મેળવી આપીશ બાર દિવસનું તમે પયો વ્રત કરો પરમાત્મા પ્રસન્ન થશે તમારા ઘેર પુત્ર રૂપે પધારશે અદિતિને કશ્યપ ઋષિ પયોવ્રતનો વિધિ સમજાવે છે જેને આ વ્રત કરવું હોય તે કેવલ દૂધ ઉપર રહીને જ આ વ્રત કરે ફળ પણ ખાય નહીં આ બાર દિવસનું વ્રત છે માઘ કૃષ્ણ અમાવાસ્યાના દિવસે જાણતા જાણતા જે કઈ પાપ થયું હોય એ પાપનો વિનાશ કરવા માટે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત્ત કરે ફાલ્ગુન શુદ્ધ પ્રતિપદાથી આ વ્રતનો આરંભ કરવાનો લક્ષ્મીનારાયણની સ્થાપના કરવાની દિવસમાં ત્રણ વાર સ્નાન કરીને લક્ષ્મીનારાયણની પૂજા કરવાની છે સ્નાનમ ત્રિશ્રવણ ચરેત રજસ્વલા સ્ત્રી સાથે બોલવું નહીં કોઈ જીવની હિંસા કરવી નહીં કોઈની નિંદા થાય નહીં રાત્રે દર્ભાસનમાં નારાયણનું સ્મરણ કરતા કરતા સુઈ જાય દિવસમાં ત્રણ વાર પૂજા કરવાની અગ્નિ પ્રગટ કરીને ઓમ નમો નારાયણાય સ્વાહા આ મંત્રથી એકસો આઠ પાયસની આહુતિઓ અર્પણ કરવાની બે સુવાસિની અને બે બ્રાહ્મણોને જમાડ્યો વ્રત કરનાર કેવલ દૂધ ઉપર રહીને જ આ વ્રત કરે બાર દિવસનું આ વ્રત અને એક દિવસ ઉદ્યાપન નો વિધિ પૂર્વક કરશો તો ભગવાન તમારા ઘેર પુત્ર રૂપે પધારશે ફાલ્ગુન મહિનો આવ્યો છે અદિતિ માતા એકસ્ય પુરુષીને કહ્યું છે હું એકલી વ્રત નહીં કરું તમે સાથ પતિ પત્ની એક વિચારથી સેવા સ્મરણ કરે ને તો ભગવાન જલ્દી કૃપા કરે છે પતિ પત્નીનું લક્ષ્ય એક હોવું જોઈએ એકને પૈસો જોઈએ છે અને એકને પરમાત્માના દર્શનની ઈચ્છા છે ઘરમાં મતભેદ હોય તો કોઈને શાંતિ મળશે નહીં પતિ પત્નીનું મન એક હોવું જોઈએ અદિતિએ કશ્યપ ઋષિને કહ્યું છે હું એકલી વ્રત નહીં કરું તમે સાથ આપો આપણે બે મળીને કરી કશ્યપ ઋષિ સમજી ગયા છે પરમાત્મા હવે પ્રગટ થવાના બાર દિવસનું કયો વ્રત દૂધ ઉપર રહીને કર્યું છે ત્રયોદશીના દિવસે ઉદ્યાપન કરવામાં આવ્યું છે રાત્રે પ્રસાદ ગ્રહણ કરીને આદિત્ય માતા સૂતેલા હતા ત્યારે સૂતેલા આદિત્યને સ્વપ્નમાં ચતુર્ભુજ નારાયણના દર્શન થયા મનની પરીક્ષા સ્વપ્નથી થાય સ્વપ્નમાં તમને જે દેખાય સ્વપ્નમાં જે કઈ યાદ આવે માનજો કે ત્યાં મન ફસાયેલું સ્વપ્નમાં નું સ્વરૂપ દેખાય સ્વપ્નમાં પ્રભુના નામનો જપ થાય તો માનજો કે મને અંદરથી ભક્તિનો રંગ લાગ્યો હવે હું વૈષ્ણવ છું અદિતિ માતાને સ્વપ્નમાં ચતુર્ભુજ નારાયણના દર્શન થયા સ્વપ્નમાં ભગવાનને વંદન કરે યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થપાદ તીર્થશ્રવ શ્રવણ મંગલ નામધેય आपन्नलोपवृजिनोपशमोदयाद्य सन्नः कृधीश भगवन्नसि दीननाथः યજ્ઞપતિ આપ છો સર્વના પિતા સર્વના સ્વામી આપ છો કૃપા કરો પ્રભુએ આજ્ઞા કરી બરાબર દર્શન કરો આ ચતુર્ભુજ સ્વરૂપને આંખમાંથી અંદર ઉતારો આ ચતુર્ભુજ સ્વરૂપનું સતત ધ્યાન કરો હું તમારા ત્યાં પુત્ર રૂપે આવીશ મારા દર્શન થયા તે કોઈને કહેશો નહીં ગુપ્ત રાખજો પ્રભુએ આજ્ઞા કરી અને ભગવાન અંતર્ધાન થયા છે આદિત્ય તે ચતુર્ભુજ નારાયણને આંખમાંથી અંદર ઉતારે છે ચતુર્ભુજ નારાયણનું ધ્યાન કરે છે નારાયણનું ધ્યાન કરવાથી મન નારાયણાકાર બને છે વિષયોનું ધ્યાન કરવાથી મન વિષયાકાર બને છે મને ખરાબ વિચાર કરવા માટે આપ્યું નથી મને પાપ કરવા માટે આપ્યું નથી મન પરમાત્માનું ધ્યાન કરવા માટે આપ્યું શ્રી કૃષ્ણ દ્વારકામાં વિરાજે પણ તે સમયે ગોપીઓને શ્રી કૃષ્ણના દર્શન ગોકુળમાં થાય ગોપીનું મન શ્રી કૃષ્ણાકાર હતું મન જેનું ચિંતન કરે છે તદાકાર બને મન વિષયોનું ચિંતન કરે તો વિષયાકાર બને મન નારાયણનું ચિંતન કરે તો નારાયણાકાર બને છે મન દીવા જેવું છે દીવો એ દેવના દર્શન કરવા માટે છે ઉકરડો જોવા માટે દીવો નથી કેટલાક તો દીવાના પ્રકાશમાં ઉકરડાને પણ જુએ છે ઉકેલો જોવા માટે દીવો નથી દેવના દર્શન કરવા માટે દીવો છે મન એ પરમાત્માનું ધ્યાન કરવા માટે છે મનથી સંસારના વિષયોનું ચિંતન કરે એ તો દીવાના પ્રકાશમાં ઉકરડો જોવા જેવું છે સંસારમાં રહેવાથી મન બગડતું નથી મન સંસારનું ધ્યાન કરે તો બગડે જેટલા પાપ થાય છે સંસારનું ધ્યાન કરવાથી થાય છે અને પાપ છૂટે છે તે પરમાત્માનું ધ્યાન કરે તો છૂટે છે અદિતિનો અર્થ થાય છે નારાયણાકાર મનોવૃત્તિ એ જ અદિતિ છે મન જ્યારે નારાયણાકાર બને છે ત્યારે માયાનો પડદો દૂર થાય છે પરમાત્મા સર્વકાળ અને સર્વ ઠેકાણે છે પણ ભગવાન માયાના આવરણમાં ઢંકાયેલા છે માયાનો પડદો દૂર કરવા માટે મન નારાયણાકાર બને નારાયણાકાર મન બને છે ત્યારે માયાનો પડદો દૂર થાય છે પરમાત્મા પ્રગટ થાય અદિતિનો અર્થ થાય છે નારાયણાકાર મનોવૃત્તિ એ જ અદિતિ છે અદિતિ માતા સતત પરમાત્માનું ધ્યાન કરતા તન્મયતા થઈ છે મારા પેટમાં ઘર ભરાયો છે માતાજીના ઉદરમાં વિરાજેલા પરમાત્માની દેવો ગંધર્વો સ્તુતિ કરે છે નવ માસ હવે પરિપૂર્ણ થયા છે પ્રભુના પ્રાગત્યનો હવે સમય થયો મધ્યાહન કાળમાં કશ્યપ ઋષિ મધ્યાહન સંધ્યા કરવા માટે ગંગા કિનારે ગયા હતા એકલા આદિત્ય ઘરમાં વિરાજેલા છે હવે નારાયણના દર્શન માટે પ્રાણ તલસે છે ક્યારે દર્શન થશે વૈષ્ણવ દર્શન માટે આતુર બને ત્યારે જ અવતાર થાય અદિતિ માતાનું મન નારાયણાકાર બન્યું છે હવે પરમાત્માનો વિયોગ સહન થતો નથી પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો દશ દિશાઓ પ્રસન્ન થઈ મંદ સુગંધ શીતલ એવો વાયુ આવવા લાગ્યો આજે બ્રાહ્મણો બહુ પ્રસન્ન થયા છે અમારા ઘેર ભગવાન પધારવાના છે અગ્નિહોત્રી બ્રાહ્મણોના ઘરમાં અગ્નિકુંડમાં વિરાજેલા અગ્નિદેવે કુંડમાંથી બહાર આવે નારાયણના દર્શનની આતુરતા જાગી છે ક્યારે પ્રગટ થશે પરમ પવિત્ર ભાદ્રપદ માસ શુક્લ પક્ષ અને દ્વાદશી તિથિ જેને મહાપુરુષો વિજયા દ્વાદશી કહે છે મધ્યાહન કાળમાં અભિજીત મુહૂર્તે માતા અદિતિના સનુક ચતુર્ભુજ રૂપે દ્વારિકાધીશકી સંગજ કરગડા પરમદાની ચતુર્ભુજ નારાયણ ભગવાન પ્રગટ થયા છે ચારે બાજુ પ્રકાશ પડ્યો છે અને તે પ્રકાશમાં નારાયણના દર્શન કરતા અદિતિ માતાને અતિશય આનંદ થયો છે નારાયણના દર્શન કરતા શરીરમાં રોમાંચ આવ્યા છે આંખો ભીની થઈ છે મહાવીર ભગવાન પધાર્યા છે તે સમયે દેવોએ પુષ્પવૃષ્ટિ કરી છે કશ્યપ ઋષિ સંધ્યા કરતા હતા અને તે કશ્યપ ઋષિને ખબર પડી મારા ઘેર તો પરમાત્મા પ્રગટ થયા છે સંધ્યાધિક નિત્ય કર્મ પરિપૂર્ણ કર્યું હાથમાં કમંડલ છે પગમાં પાવડી છે કશ્યપ ઋષિ દર્શનની આતુરતા તે દોડતા દોડતા ગયા છે ઘરમાં જ્યાં પ્રવેશ કર્યો તે ચારે બાજુ પ્રકાશ પડ્યો છે અને તે પ્રકાશમાં શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણના દર્શન કરે છે ગાયત્રી નો જપ કરતા હું ધ્યાન કરું છું મારા ઘેર ભગવાન પધાર્યા છે અતિ આનંદ થયો બે હાથ ઊંચા કર્યા છે ભગવાનનો જય જય જય જયકાર કર્યો છે પરમાનંદ થયો છે માતા પિતાને સ્વરૂપનું ભાન કરાવ્યું અને પછી તે ચતુર્ભુજ સ્વરૂપ અંતર્ધાન કરી સાત વર્ષના બટુક બ્રહ્મચારી શ્રી વામનજી મહારાજ કી अजिनदण्डकमण्डलुमेखला रुचिरपावनवामनमूर्तये मितजगत्रितयायजितारये निगमवाक्पटवे बटवे नमः अभ्रश्यामः शुभ्रयज्ञोपवीति सत्कौपीनः पीतकृष्णाजिनश्रीः छत्रीदण्डी पुण्डरीकायताक्षी पायाद्देवो वामनो બ્રહ્મચારી બટુક બ્રહ્મચારી શ્રી વામનજી મહારાજના દર્શન કરવા માટે બ્રહ્માદિક દેવો પણ ત્યાં આવ્યા છે આજે બ્રહ્માજીએ કશ્યપ ઋષિને ધન્યવાદ આપ્યો તમારો ગ્રહસ્થાશ્રમ સફળ થયો આજે તમે જગત પિતાના પણ પિતા થયા છો આ બાળક કોઈ સાધારણ નથી આદિનારાયણ પરમાત્મા તમારા ઘેર પુત્ર રૂપે પ્રગટ થયા છે બ્રહ્માદિક દેવો વામનજી મહારાજની પૂજા કરે છે આરતી ઉતારે છે અને વૈષ્ણવ